ઉદિત હોય તો કર વલ્લભી મંગલાચરણ મુદિત મુદિત જોડાયો છે અનમ્યુટેડ હાજર છે હેલો જે જે વલ્લભી નથી છોડાય હવે જો તને ધ્યાન રાખવાનું કે સ્પીકર ઉપર હોય ધ્યાન રાખવાનું કે સ્પીકર ઉપર હોય એમાંથી સ્પીકર હટાવી દેશું બ્લૂટૂથ લગાડતો હટાવી દેશું બ્લૂટૂથ લગાડતો હોય ને જે જે હેડફોન છે એકો કેમ આવે છે હવે ના આવે એકો કેમ આવે છે હવે ના આવે સારું છે સારું છે चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वा स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरादृशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम આપણે બ્રહ્મ સંબંધ આત્મનિવેદનના સંબંધમાં ચર્ચા ચાલી રહી હતી ગઈ વખતે સમય થઈ ગયો હતો એટલે અમુક લોકોને કંઈક બોલવાની ઈચ્છા હતી પણ બોલી નતા શક્યા જેમને હવે કેવું હોય તો બોલો હેલો જે જે હા બોલ શરણ હા જે મને એટલે આ એ નું નામ નથી ખબર પણ શ્રી આચાર્યજીએ એમને શરણ દીક્ષા એટલે દીક્ષા આપી હતી તો પણ એમને ઠાકોરજી નતા પધરાવ્યા શ્રી મહાપ્રભુજીએ તો જયાં શ્રી આચાર્યજી પધાર્યા હતા તો એમના ત્યાં જ ભોગ ધરાવતા ને એમની સેવા કરતા ચરણ પાદુકાની હા એટલે આ કયા વિષયમાં તું કહી રહ્યો છે જે જે કે એમને સમર્પણ અને દીક્ષા નિવેદન કર્યું તું પણ પછી એમની એમને કેવી રીતે એમની છે એમનું કહેતે સેવા પ્રકરણ હતું એના હિસાબથી અચ્છા અચ્છા હા ઠીક છે જે જે મને એક રૂકમિણીજીના પ્રસંગમાં એ સારું એટલે એક ખબર પડી કે રૂકમિણીજી જયારે એમને બ્રહ્મસમન લીધું પછી આખો ટાઈમ એ ઘરની અંદર જ રહ્યા છે અને એટલે પદ્મનાભદાસજી એમને બધું લાવી આપતા હતા અને એ આખો વખત ઘરમાં જ રહ્યા છે અને પછી ચોવીસ વર્ષ પછી જયારે શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી ગંગાજીમાં સ્નાન કરવા પધાર્યા હતા ત્યારે તારે પછી એ બહાર નીકળ્યા હતા અને આખો વખત ઘરમાં સેવામાં જ રહેતા હતા અને બીજો એક ગદાધર દાસજીના પ્રસંગમાં એ સારું લાગ્યું એટલે એ ખબર પડી કે એ એમના એટલે તનુજા વિતજા અને એમના મનથી એટલે માનસીની સેવા એમને મળેલી એટલે એ અવ્યવૃત જ રહેતા હતા અને એક વખત એમણે એટલે એક વખત એટલે એ સંગ્રહ નતા કરતા જે આવે એનાથી સેવા કરતા હતા તો એક વખત કશું નતું આવતું એમને ખાલી જલ ધરીને કરેલું પછી રાતના ચાર રૂપિયા આવેલા તો એમણે એટલે રાતના ચાર રૂપિયા આવેલા તો પહેલા એ એમણે જલેબીનો ભોગ ધર્યો ને પછી વૈષ્ણવને આરોગ્ય આપડાવી દીધું પણ પોતે કઈ ના આરોગ્ય સાચી વાત છે જે જે બીજી એક સંતદાસ ચોપડા ની વાર્તા કે એક વખતે એમ તો એ ઘણા એટલે આમ પૈસાદાર હતા પણ એક વખતે એકદમ એ ગરીબ થઈ ગયા કારણ કે એમનો એક ચોરો એ ચોરી કરી દીધેલી અને અડધા એ એટલે અડધા એમના એમના વ્યવહારમાં એ નુકસાન થયેલો પણ એટલે એમને એમને એવું થયું કે શ્રી મહાપ્રભુજીએ એટલે પહેલા શ્રી મહાપ્રભુજીએ કીધું હતું કે તમે આવું આવી રીતે તમે નિષ્કિંચન એટલે ગરીબ થઈ જશો એટલે પછી એમને વિચાર્યું કે સારું થયું શ્રી મહાપ્રભુજીના વચનો સાચા તો પડ્યા અને પછી એમને ખાલી એક કોળી વેચીને એમને એક નિર્વાહ કર્યો અને પોતાના શ્રી ઠાકોરજીની સેવા કરી અને જે જે બીજી એક વાર્તાનું નામ નથી યાદ પણ એ એમને ખાલી એક પાન પાનને એટલે પંખો દેવાનું કામ એટલે સેવા હતી તો પણ એટલે ઊંઘ આવતી હતી એટલે રાત હતી તો પણ એ ઊંઘમાં ને ઊંઘમાં પાનને એટલે પંખો નાખતા હતા એટલે એમને એટલું બધું એટલે એમનો એટલો બધો ભાવ હતો એવા ઘણા પ્રસંગ પણ હતા કે જેમાં શ્રી આચાર્યજીએ અમુક ને એટલે એમને ઠાકોરજીના વસ્ત્રની સેવા પણ સોંપી હતી પછી ભાગવતજીની સેવા પણ ઘણા વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીએ સોંપી હતી તે પછી એટલે જે વૈષ્ણવ પોતાને પોતાના ગુરુને સૌથી મોટા માનતો હતો શ્રી આચાર્યજીએ એમની પણ એટલે એમને પોતાના ચરણાવિંદની પણ એક વૈષ્ણવને સેવા સોંપી હતી તો આજે એટલે બ્રહ્મ સંબંધ આપ્યા પછી એટલે ઠાકોર મહાપ્રભુજીને જે ઉચિત લાગે એટલે જે એટલે જેટલી પણ એમની લિમિટેશન હોય એ પ્રકારે જ એમને આપતા સેવા પધરાવતા હતા હા હા સાચી વાત છે દીદી મને એવું લાગે છે કે આ આમાંથી આપણે રામદાસજીનું લઈ શકીએ કે એ જયારે શ્રીનાથજી ગયા તો પદ્મનાભદાસજીને ત્યાં એમને ઠાકોરજી પધરાઈને ગયા તિલક તારો ફોન દૂર રાખ ઘણો દૂર રાખ એટલે રામદાસજીના પ્રસંગથી એ ભાઈ કે એ જયારે શ્રીનાથજી ગયા ત્યારે પદ્મનાથ પદ્મનાભદાસજીને એમના ઠાકોરજી ને ગયા અને જયારે એમના દેશમાં પેલા મુસલમાનો નો હમલો થયો તો એમને એટલે એમ એમનાથી ઠાકોરજી બેવથી ઠાકોરજીએ રોજ્યું નતું ભોજન તો ત્યાં ને ખબર પડી કે એમને પણ ભોજન ન લીધું એટલે એમને ઠાકોરજી પ્રત્યે એમને જે શ્રી આચાર્યજીએ એમને કામ સોંપ એટલે એવું કર્તવ્ય કીધેલું કે સેવા કરવાની એમને બહુ સારી રીતે નિભાવ્યું સાચી વાત છે હવે જુઓ તમે બધા પ્રસંગો કહી રહ્યા છો એમાં બ્રહ્મ સંબંધ પછી જે કર્તવ્યરૂપ સેવા છે એ સેવામાં પ્રવૃત્ત થયા હોય નિષ્ઠાથી પ્રેમથી એ પ્રસંગો તમે કયા એ બહુ સારું કહ્યું સેવાના એટલે સેવ્ય સ્વરૂપના સંબંધમાં પણ તમે દ્વિજ વગેરે કહ્યું કોઈકને ચિત્ર સ્વરૂપ એટલે મંત્ર લખીને કોઈને શ્રીમદ ભાગવત કોઈને વસ્ત્ર સેવા તે રીતે સેવ્યના પણ પ્રકારોમાં વિવિધતા બતાવી પણ આમાં હવે મુદ્દો જે અત્યારે આપણો ચર્ચાનો છે એ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ નો મુખ્ય છે એટલે તમે લોકો એ દ્રષ્ટિથી વિચાર કરો કે જેમાં નિવેદન સમર્પણ વિનિયોગ દાન આ વિષય ઉપર આપણે વધારે સમજ પ્રાપ્ત કરી શકીએ એટલે હું સ્પષ્ટ રૂપથી કહું છું કે જે લોકોને આત્મનિવેદનની પ્રબલ ભાવના હતી પરંતુ એના પછીનું જે કર્તવ્ય છે સમર્પણ કરવું પ્રભુને ધર્મ પધરાવીને એમની સેવામાં તનબંધનથી જોડાવવું એવું જેમનાથી શક્ય ન હતું એવા પણ લોકોને શ્રી મહાપ્રભુજી એમને દૈવી જાણીને આત્મનિવેદન દીક્ષા આપી છે ગઈકાલે મેં તમને એ વાત કહી હતી કે એ અપવાદના દ્રષ્ટાંત છે એક નિયમ હોય અને બીજો અપવાદ હોય નિયમ શું કે બ્રહ્મ સંબંધ એ સેવાની દીક્ષા છે એટલે કૃષ્ણ સેવા કરવા જે ઈચ્છતો હોય એ જ એના માટે સુપાત્ર ગણાય બીજો નહીં સેવા ન કરી શકે એને બ્રહ્મ સંબંધ ન જ આપી શકાય આ સિદ્ધાંત છે હવે જે સિદ્ધાંત છે કે નિયમ છે એનો અપવાદ શું કે કેટલાક કિસ્સામાં એવા ભક્તો શ્રી મહાપ્રભુજીના પાસે આવ્યા કે જેમની અંદર તીવ્ર ભાવના અથવા એમની યોગ્યતા એટલી ઊંચી હતી ભક્તિભાવની દ્રષ્ટિથી કે યોગ્યતાનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી એમને આત્મનિવેદન કરાવ્યું એ આત્મનિવેદનનો અમલ તો એમનાથી શક્ય ન હતો કેમકે કોઈક ત્યાગી હતા જેમને ઘર જ ન હતું કેટલાક અંધ અપંગ હતા એમના માટે પણ એ વસ્તુ શક્ય ન હતી કેટલાક લોકો પરાધીન હતા અથવા તો એ જાતની નોકરી ધંધામાં જોડાયેલા હતા કે એમને સમય મળવાનો કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય તો આવા બધા કારણોથી પ્રભુ સેવા તો એમનાથી શક્ય હતી જ નહીં તેમ છતાં પણ એમને શ્રી મહાપ્રભુજી આત્મનિવેદન દીક્ષા આપી છે આજે આપણે એમનો દ્રષ્ટાંત લઈને એવા લોકોને આત્મનિવેદન દીક્ષા ન આપી શકીએ કે જે કૃષ્ણ સેવા પોતાના ઘરમાં કરવા માટે સમર્થ ન હોય મહાપ્રભુજીએ કયા કારણે એમને આત્મનિવેદન દીક્ષા આપી હશે એનો આપણે અહીંયા વિચાર કરવો જોઈએ કેમ કે કોઈ પણ આચરણ છે વિચાર્યા વિના તો થયું ન હોય તો એમાં આ સિદ્ધાંત સમજવાનો છે કે એમની આંતરિક ભાવના એટલી પ્રબલ હતી કે જેને કારણે શ્રી મહાપ્રભુજી એમને ના નથી પાડી શક્યા એટલે એમનું જે નિવેદન છે એ નિવેદન માનસિક કે ભાવનાત્મક છે વ્યવહારિક કે ક્રિયાત્મક નિવેદન છે એ એમનાથી શક્ય હતું નહીં પણ આંતરિક પ્રબલ ભાવનાને કારણે શ્રી મહાપ્રભુજી એમને અપવાદના રૂપમાં આત્મનિવેદન દીક્ષા આપી છે અને આ એવી વસ્તુ છે કે જે શ્રી મહાપ્રભુજી જેવો આચાર્ય હોય જે બધું સર્વજ્ઞ હોય બધું જાણતા હોય અંદર બહાર આગળ પાછળ બધું ભૂત ભવિષ્ય એમના જ સામર્થ્યની વાત છે કે એ આવું કરી શકે અન્ય કોઈ સાધારણ મનુષ્યના માટે વસ્તુ શક્ય નથી કે એ આવા લોકોના દૃષ્ટાંતને વિચારી અને એ આજે પણ ન સેવા કરનારાને પણ દીક્ષા આપે એટલે સિદ્ધાંતતા આપણે એ વાત સમજવી જોઈએ આવા દ્રષ્ટાંતોમાં કે આપણે વાર્તા સાહિત્યનું અવલોકન કરી રહ્યા છીએ તો આ પ્રશ્ન આપણને પણ સહજ રીતે થાય કે જો આત્મનિવેદન છે એ કૃષ્ણ સેવાની દીક્ષા છે જે લોકો સેવા નથી કરી શકતા કે જેમણે સેવા કરી નથી એમને આ દીક્ષા કેમ આપી હશે તો આ એનો ખુલાસો છે આ એક વાત બીજી વસ્તુ એ શું કઈ તમને પૂછવું છે હા બોલો એટલે આ ટોપિક ઉપર નથી પણ ના તો એની પહેલા જે બ્રહ્મસંબંધ ની વાત આપણે કરી હતી તો આપણે કહ્યું હતું કે એમાં બ્રહ્મસંબંધ એક સ્મરણ છે કે આપણો જે સંબંધ આવ્યો છે અને તે જીવ ભૂલી ગયો છે કે મારો ને હું પ્રભુ પ્રભુનો અંશ છું તો હું પ્રભુનો અંત છું તેના માટે બ્રહ્મ સંબંધ દીક્ષા હોય છે કે હું એમનું સ્મરણ કરવા માટે તો તો પછી સ્મરણ માટે ઠાકોરજીની સેવા સ્મરણ તો આપણે કરાવી શકીએ ને કે તો ઠાકોરજીનો અંત છો તો પછી પ્રભુ સેવા આપણે કરવી જરૂરી થોડી બને સ્મરણ શું થાય છે આત્મનિવેદનમાં કે હું આપનો અંશ છું ને હું આપનો દાસ છું અને હું આપને બધું મારું સમર્પણ કરું છું તો સમર્પણ સેવા વિના કેમ શક્ય બને એટલે હવે ધ્યાનથી સમજો આત્મનિવેદન મંત્ર જે છે એમાં એક તો ગદ્ય છે અને અંતમાં પંચાક્ષર છે ગદ્ય જે છે એ પંચાક્ષરની ભૂમિકા છે એટલે ઉપદેશનો ભાગ છે અને પંચાક્ષર છે એમાં ભગવાનનું નામ છે એ મંત્ર છે નામ સિવાયનો બાકીનો ભાગ છે મંત્રમાં હોય ઉપદેશ કહેવાય છે એમાં કેટલી વાતો છે સૌથી પહેલા જીવાત્મા પોતાની વર્તમાન પરિસ્થિતિ અવસ્થા એને એ બોલે છે કે હું આવો છું કે અનેક જન્મોથી હું આપથી વિખૂટો પડેલો છું અને કોઈ ને પ્રત્યે આપણને સ્નેહ હોય અને એનાથી આપણે દૂર થઈ ગયા હોઈએ તો એને દુઃખ થાય કે હું આનાથી દૂર છું પણ હું એટલો બધો દૂર થઈ ગયો છું કે એ દુઃખનો પણ અનુભવ મને થઈ નથી રહ્યો આવો હું અયોગ્ય છું સમજમાં આવ્યું આ તો જીવાત્માની વર્તમાન સ્થિતિ મનોવસ્થા એવી થઈ હવે એ અવસ્થાનું એને સ્મરણ થયું છે કે અત્યાર સુધી તો મને પ્રભુથી હું છેટો છું દૂર થઈ ગયો છું એની પણ સમજ ન હતી પણ હવે મને એ સમજ પ્રાપ્ત થઈ છે અને એનું મને દુઃખ થઈ રહ્યું છે એટલે જયારે જીવાત્મા પ્રભુ સન્મુખા બોલે છે તે વખતે દુઃખી હૃદયથી બોલે છે સમજમાં આવ્યું શું જીવાત્મા જયારે ભગવાન ને કે છે તો તે દુઃખી હૃદય થી કે છે કે હું આવો છું તે પછી એ જેને કહી રહ્યો છે એ કોણ છે એ બોલી રહ્યો છે હે ભગવાન આપ ભગવાન છો આપ કૃષ્ણ છો એટલે ભગવાન આપ છો આપ કૃષ્ણ છો એના પહેલાનો જે અંશ છે મંત્રનો ગદ્યનો એ જીવાત્માની પોતાની અવસ્થા છે એનું નિરૂપણ કરનારું છે આ ભગવાન છો આપ કૃષ્ણ છો આ જેને આત્મનિવેદન કરવાનું છે કે જેની સાથે સંબંધ બાંધવાનો છે એનું નિરૂપણ કરનારો અંશ છે બરોબર તે પછી એ પોતે એમ કહે છે કે હે ભગવાન હે શ્રી કૃષ્ણ હું મારું સર્વસ્વ મારી આત્મા સહિત આપને સમર્પણ કરું છું એનું આ સમર્પણનો અંશ છે કે મારું દેહ ઇન્દ્રિય ઘર પરિવાર ધન સંપત્તિ પારલૌકિક વગેરે વગેરે આ બધું મારી આત્મા સાથે આપને સમર્પણ કરું છું આ સમર્પણ થયું તે પછી આ સમર્પણ કરવાને કારણે અને પ્રભુના સ્વરૂપ અને પોતાના સ્વરૂપના જ્ઞાનને કારણે હવે એની જે સ્થિતિ બને છે એને પોતાના સ્વરૂપને શું જાણ્યું એ કહે છે કે હે શ્રી કૃષ્ણ હું તમારો દાસ છું તો આ પોતાના દાસત્વના સ્વરૂપનો બોધ થયો અને એને જ દ્રઢતાથી ત્રણ વખત ફરીથી બોલે છે કે હે શ્રી કૃષ્ણ પંચાક્ષરમાં સમજમાં કરવા હે શ્રી કૃષ્ણ હું આપનો છું હે શ્રી કૃષ્ણ હું આપનો છું તો આ જે વાત છે એને જો આપણે એમ કહીએ કે આ ખાલી આપણે યાદ કરી રહ્યા છીએ અને એ યાદ કંઈ કર્યા વિના પણ થઈ શકે પણ આવી યાદ જે કરતો હોય એ કંઈ કર્યા વગર રહી શકે ખરો મૂલે મુદ્દો વિચારવાનો છે એટલે જેમ કોઈ બાળક છે એ બાળકને બધા રમતા બીજા બાળકોને જોઈને એને દુઃખ થતું હોય અને એને જેમ કહેવામાં કે તું શા માટે રડી રહ્યો છે તું કે મને રમવું છે રમવું છે એટલે હું રડી રહ્યો છું અને કોઈ એને એમ કે અચ્છા હવે તો યાદ થઈ ગયું ને રડી લીધું બોલી લીધું હવે શાંત થઈ જાય તો એ શાંત થઈ જશે તો જે વાતનું એને દુઃખ છે એ તો જ્યાં સુધી રમવા નહીં મળે ત્યાં સુધી તો એનું દુઃખ રહેશે જ ને તો એ રડી એટલા માટે રહ્યો છે કે એને રમવું છે અને એ રમવું કોઈ પણ ભોગે એને પ્રાપ્ત કરવું છે એવી રીતે જે જીવાત્મા પ્રભુને આ નિવેદન કરી રહી છે એની અંદરની ભાવના એ છે કે હું ખાલી આ બોલીને ને ચૂપ થઈ જાઉં એવી એટલા માટે આ બધો ઉપક્રમ ન હતો પરંતુ વસ્તુતઃ મને આ બધું કરવાનું સૌભાગ્ય મળે એટલા માટે હું આ બધું કરી રહ્યો છું એટલે કેવલ યાદ કરવાથી આ અહીંયા સમાપ્ત નથી થઈ જતું એટલે જેમને પણ શ્રી મહાપ્રભુજીએ આત્મનિવેદન કરાવ્યું કે જેમને પ્રભુ સેવાનો અવસર નથી કે સામર્થ્ય નથી કે અનુકૂળતા નથી એમને જો એવું સામર્થ્ય અવસર કે અનુકૂળતા હોત તો શું એ પ્રભુ સેવા કર્યા વગર રહ્યા હોત જે એમના ભીતર ભક્તિનો ભાવ છે પ્રેમ છે પ્રભુ પ્રત્યે એને કોઈ રોકી શકે કે હવે ઠાકોરજીની સેવામાં ન જાય માની લો કે સુરદાસજી છે એમને આંખો આવી ગઈ હોય એમને ઘર હોય પરિવાર હોય તો શું એ કદી પણ પ્રભુની સેવા કે સમર્પણ કર્યા વગર રહી શક્યા હોય તો એ દ્રષ્ટાંત આપણા માટે નથી એટલે નિવેદન જે છે એ પોતાની જે મનસ્થિતિ છે અંદરની ભાવના છે એનું ઉદ્ઘાટન છે પ્રભુના સન્મુખ એક જાતની પ્રતિજ્ઞા છે એના પછી એનું પાલન છે એ પાલન શ્રી મહાપ્રભુજીના સેવકોના ચરિત્રમાં આપણને જોવા મળે છે કે તરત જ એમ બોલતા કે હવે મારું કર્તવ્ય શું છે એટલે શ્રી મહાપ્રભુજી તરત જ એમને કે હવે તમે ઘરે જઈને પ્રભુ સેવા કરો કોઈ એમ કેતા કે મારે ત્યાં મારા સગાવાલામાં કે મારી પરંપરામાં ભગવત સ્વરૂપ બિરાજે છે જેમની અમે પૂજા પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરતા આવ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી એમને એમ કહેતા કે ચલો તો એ ભગવત સ્વરૂપ અહીંયા પધરાવો અને હવે એ રીતે સેવા નથી કરવાની પરંતુ હું તમને સમજાવું છું તે રીતે શ્રી મહાપ્રભુજી એમને પંચામૃત કરીને પુષ્ટિ માર્ગી રીતે શીખવતા કેટલાકને શ્રી મહાપ્રભુજીએ સ્વયં પધરાવી આપ્યા છે સ્વરૂપ પોતાને ત્યાંથી તો એવી રીતે સેવાનો ક્રમ છે એ આત્મનિવેદન પછી આરંભ થાય છે એટલે આત્મનિવેદનથી સેવક થયા અને સેવક તરીકેનું કર્તવ્ય ઘરમાં પ્રભુને પધરાવીને શરૂ થયું હવે જે સેવા જે છે એ સમર્પણ પૂર્વિકા સેવા છે એટલે પ્રભુને બધું સમર્પણ કરીને સેવા કરવાની છે એ સમર્પણમાં આપણે આપણું જેમ દેહ એક સમર્પણ કરીએ એટલે દેહથી સેવા કરીએ એ જ રીતે આપણું ઘર ધન સંપત્તિ પરિવાર છે એને પણ પ્રભુની સેવામાં યથાયોગ્ય વાપરીએ તો એ સમર્પણ અને નિવેદન જે છે એમાં એવી વસ્તુ છે કે નિવેદન આપણે તમામ વસ્તુનું કરીએ છીએ કોઈ વસ્તુ બાકી નથી રાખતા આ હું રહ્યો અને આ બધું મારું કે જેને હું મારું માનતો હતો એના ખરા સ્વામી આપશો એમાં કોઈ વસ્તુ બાકી નથી એમાં ઠાકોરજીના સેવા લાયક વસ્તુ હોય કે સેવા લાયક ન હોય વાપરેલી હોય કે ફ્રેશ હોય તમામ વસ્તુને આપણે સમર્પિત કરીએ કોઈ વસ્તુ અત્યારે નથી તો એનું પણ આપણે ભાવિની વૃત્તિથી વિચાર કરી અને સમર્પણ કરી દઈએ છીએ જેમ કોઈ અપરિણિત વ્યક્તિ હોય અથવા કોઈ કોઈના પતિ કે પત્ની પહોંચી ગયા હોય એવી કોઈ વ્યક્તિ હોય એ પણ બ્રહ્મ સંબંધ કરે ત્યારે એ મંત્રમાં જે કહેવામાં આવેલું છે કે હું મારી પત્નીનું કે મારા પુત્રનું પણ આપને સમર્પણ કરું છું તો એ તો હયાત નથી અથવા તો એ હજી પેદા જ નથી થયા તેમ છતાં પણ એનું પ્રભુને એને એવી ભાષામાં કહીએ તો હોલસેલમાં જથ્થાબંધ થોકના રૂપમાં આપણે સમર્પણ કરી રહ્યા છીએ એમાં કોઈ વસ્તુ બાકી નથી રાખી રહ્યા એટલે આગળ આના પછી અત્યારે મારી જે સ્થિતિ છે અને તે વખતે મારા હકમાં કે મારા કબજામાં જે વસ્તુ છે તે સિવાયની પણ ભવિષ્યમાં કોઈ વસ્તુ પ્રાપ્ત થાય જોડાય એમાં તો એ પણ આપને સમર્પિત સમજો અને જે વસ્તુ અત્યાર પહેલા મારા પાસે હતી કે જેના સાથે મારી મમતા જોડાયેલી હતી તે પણ બધું આપને હું સમર્પિત કરી રહ્યો છું એટલે નિવેદન જે કે સમર્પણ છે એ બધાનું જ છે હવે પ્રશ્ન એ આવે છે કે જ્યારે પ્રભુની આપણે સેવા કરવા પ્રવૃત્ત થઈએ છીએ તે વખતે બધી વસ્તુ કેમ કે પ્રભુના લાયક હોતી નથી કોઈ વસ્તુ વાપરેલી છે તો મહાપ્રભુજીને ઠાકોરજીએ કહ્યું સિદ્ધાંત રસીમાં કે નમતમ દેવ દેવસ્ય સામી ભક્ત સમર્પણમ હું તો દેવાદિદેવ છું દેવનો પણ દેવ છું એટલે વાપરેલી વસ્તુનું સમર્પણ મને કરવું યોગ્ય નથી તો નિવેદનમાં તો આપણે બધું જ કરીએ છીએ પરંતુ જ્યારે વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે તે વખતે વાપરેલી વસ્તુને આપણે પ્રભુ કાર્યમાં નથી ઉપયોગમાં લઈ શકતા આ એક વાત છે એ જ રીતે જે વસ્તુ ઉપર આપણો હક નથી એને પણ આપણે પ્રભુના કાર્યમાં એને વાપરી ન શકીએ ધારો કે કોઈ વ્યક્તિ બહારગામ ગયો અને પોતાની કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકી ગયો પડોશી છે આપણને એમ લાગ્યું કે આ વસ્તુ તો ઉત્તમ છે ઠાકોરજી લાયક છે પણ આપણી વસ્તુ નથી તો આપણે એને વાપરી ન શકીએ સેવાના કાર્યમાં ન લગાવી શકીએ જેમ કે એ આપણી હકની નથી આપણે કેવલ પોતાની હક સ્વામિત્વની વસ્તુને જ પ્રભુ કાર્યમાં ઉપયોગમાં લઈ શકીએ આ બીજી વાત ત્રીજી વસ્તુ એ કે પ્રભુ દેવ છે આપણે સાધારણ પામર પામર મનુષ્ય છીએ એટલે દેવ મર્યાદામાં શાસ્ત્રે આપણને કહ્યું છે કે કેવા કયા પદાર્થો દેવના કાર્યમાં વાપરી શકાય કયા ન વાપરી શકાય તો ઘણી વસ્તુ એવી હોય કે જે આપણને વાપરવી પડતી હોય કોઈને કોઈ કારણે દાખલા તરીકે દવા છે કે એવા લૌકિક પદાર્થો વિષયો કે જે આપણે આપણા જ અનુરૂપ હોય તેમાં આપણે ટોપી પહેરતા હોઈએ કે હાથમાં ડંકોરો રાખતા હોઈએ કે જૂતા પહેરતા હોઈએ ચશ્મા પહેરતા હોઈએ અથવા આજકાલ જે પરિસ્થિતિ થઈ છે એમાં આપણે મ્લેચ્છ કે યવનોના કપડાં પહેરતા હોઈએ એ બધી વસ્તુઓ તો પ્રભુને ન સમર્પી શકાય તો શાસ્ત્રે એની મર્યાદા બાંધી છે કે ભાઈ આવું હોય તો પ્રભુ કાર્યમાં ના આવે કોઈક આપણને વ્યસન હોય ચાય કોફી વગેરે વસ્તુઓનું તો એ તામસિક પદાર્થો વ્યસનના છે જે દેવને ન સમર્પી શકાય તો શાસ્ત્ર આપણને ના પાડે છે હવે એ વસ્તુ આપણી છે આપણે વાપરીએ છીએ પણ પ્રભુ લાયક નથી તો આપણે એને સમર્પિતા નથી તો નિવેદન બધાનું છે પણ વિનિયોગ જે પ્રભુ લાયક છે એનું જ થાય સમજમાં આવ્યું બધાનું નિવેદન થયું છે એટલે બધાનો વિનિયોગ એ શક્ય નથી સમજમાં આવ્યું ને તો આ મર્યાદા છે કોઈ વખતે પ્રભુ પ્રકટ થઈને એવી લીલા કરે કે જેમાં પોતાની દેવ મર્યાદાને એક તરફ મૂકી દે કે ભક્તના ભાવને એવો બનાવી દે તો જુદી વાત છે પ્રભુ એ પ્રભુની પ્રકટ થયા પછી લીલા છે એમાં કોઈ નિયમ રહેતા નથી પ્રભુ પ્રકટ થઈને જે કહે એ જ પ્રભુનો નિયમ ચાલે તો એ બધા અપવાદના કિસ્સાઓ છે એને આપણે લક્ષ્યમાં ન લઈ શકીએ પણ જ્યાં સુધી એવું થતું નથી ત્યાં સુધી આપણે એવી રીતે જ ભગવત સેવા કરવી જોઈએ સમર્પણમાં આ મર્યાદા રાખવી જોઈએ એટલે આ સંબંધમાં ઘણા બધા દ્રષ્ટાંતો આપણને મળે છે જેમાં એક દ્રષ્ટાંત આવે છે કે સંબલવારાના જ પ્રસંગમાં એક નાના ગોખલામાં ઠાકોરજીને પધરાવીને પોતે સેવા કરતા ગરમીના દિવસમાં બહાર સૂતા અંદર ગરમી લાગતી હતી ત્યાં તો ઠાકોરજીએ એમની જે નોકરાણી હતી એમને કહ્યું કે તું મારા મંદિરનો ગોખલાનો દરવાજો ખોલ અને મને પંખો કર એ વાતની જયારે સંભલવાળાને ખબર પડી તો એને બહુ દુઃખ થયું ઠાકોરજી પણ એમની સાથે ઝઘડ્યા કે તું તો બહાર ઠંડી હવામાં સૂતો ને મને અહીંયા ગરમીમાં ઓઢાડી ગયો તો એમણે પછી ઠાકોરજીના સુખ થાય તે પ્રકારનો મંદિર સિદ્ધ કરાવ્યું ને પ્રતિજ્ઞા લીધી કે ત્યાં સુધી હું અન્ન તો નહીં જ લઉં તો હવે જુઓ કે ઠાકોરજીની સેવા તો નાના ગોખલામાં પણ શક્ય હતી પણ ઠાકોરજીએ આ પ્રતીતિ કરાવી કે તમે એટલા સુખ વૈભવથી અને આનંદથી રહેતા હો અને મને નાના ગોખલામાં કબાટમાં મૂકી રાખો તો એ ઠીક નહીં તો યથા દેહે તથા દેવે તો સંબલવારાના પ્રસંગથી આપણે સમજી શકીએ છીએ કે ઠાકોરજીનું જે બિરાજવાનું સ્થાન છે એ પણ કમસે કમ દ્વારકા કે વૈકુંઠ જેવું આપણે ન કરી શકીએ તો આપણે જેવું વાપરીએ છીએ એનાથી તો એક કક્ષા વધારે ઉત્તમ પ્રકારનું હોવું જ જોઈએ કેમ કે આપણો શેઠ છે આપણે એના નોકર છીએ તો નોકર એક જેમ નાનકડી ઓરડીની અંદર આપણે એને મૂકી દેતા હોઈએ રહેવા માટે અને આપણે મોટા બંગલામાં રહેતા હોઈએ ત્યારે આપણે ઘર બાંધીએ તે વખતે એવું લાગવું જોઈએ કે આપણે કોઈ શેઠના નોકર છીએ તો આપણો જે શેઠ છે એનું સ્થાન તો આપણા કરતા ભવ્ય સુંદર ઉત્તમ હોવું જ જોઈએ તો જ આપણું સેવકત્વ ગણાય તો આ સંબલવાળાના પ્રસંગથી આપણે આ વાત સમજી શકીએ છીએ તે રીતે ઓર પણ વિષયો છે આના સાથે જોડાયેલા અત્યારે જે આપણે ચર્ચા કરી એ સંબંધમાં કોઈને કંઈક સમય થઈ ગયો છે આજે તો આજે વિષય આવતીકાલે ચર્ચા કરીશું ઠીક છે સાચી વાત